તેના અહંકાર થયેલો હજી કેવો મોટો થયો અહંકાર નથી આવ્યો પૂરો અહંકાર કરતો કરતા ક્રોધ માન આવેલો બધું હોય ને ફરી ના ઓછા હોય જેના છોકરા હોય ને તો હજાર વર્ષે જો કરે અને આપણે હાથ પેઢી સુધી જુદા ના થાય છોકરા છોકરા ત્યાં છોકરા હાથ કેટલા ભેગું કરે કરી લે બીના પગલા પગલા પાડી લે બધા સાત કિલોમીટર આ બધું ખાવ છે ને તેનું પૂરણ થાય છે ને ધંધા થઈ ધાતુ વધતા વધતા વીર્ય થઈ જાય તો છેલ્લી ધાતુ ત્યારે પણ નાશ કરે લોકો બધું ગરમ થયા જ કરે ઉદગલ લોકો અને આ ભૂતગલને ઓળખી ઓળખીને જુદો મૂકે તો આત્મા રહે બધો માસે આત્મા રહે બીજા ના ખબર નહીં ખબર નથી મને કેમ ગલન કોના હાથમાં છે સત્તા કોની ભગવાન ગલન બરાબર છે કારણ કે ગલન છે এটা ફેફસા દ્વારા હા પણ ફેફસા તો એને કાઢે ખરા લેશે કોણ ગ્રહણ કોણ નાકથી અંદર જાય શ્વાસ નળીમાં નાકથી નાકથી શ્વાસ નળીમાં અંદર જાય લેશે કોણ બ્રેન ઓર્ડર કરે મેડિસિન અંદર થી ક્યાં જશે He made a point? એક પાછી રાખીને બીજી લોકોને છે તે બહુ દવા કરી લોકોની અને મારે પેશા કરવો હોય છે ને તે ટીપું ટીપુ નથી ઉતરતું કે અને ટીપે ટીપે પડે છે ડાક્ટર બધા ઓપરેશન કરી કાઢ્યા તો અને કારણ ના નીકળે મરી જવું ગયા છે ઓપરેશન લાખ તો ના કહે મનમાં એમ તો ચાલતી છે બધા રાતે કોણ લે રાતે ચાલે દાડે લે રાતે કોણ તે જાગતો હશે કે જોડે વાર ચાર પાંચ ગયા ને બધા કંટાળે આ પછી સત્તાવાળી જોઈ ઉકી બહાર નાખ્યા સત્તાવાળી પણ વાગો વાગો પણ પણ ડિપ્રેશન સાથે હાથે પ્રકાશ ચડતો જ લગ્ન સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ પેલા પૂજાયેલા પ્રશ્ન પૂછું ને ફસાઈ જાય દાદા સવાલ સવાલ પૂછે તો ફસાઈ જાય તારા નવરો બેઠો બેઠો અંદર ભણેલા ક્યાં કરે ભગવાન તો ભગવાન નો પરમાર્થ પડે કેવું પરમાર્થ થવો નો પરમાર્થ દાદા ભગવાન નામ કેમ પ્રશ્ન પૂછાય તમામ પ્રશ્ન તમામ શાસ્ત્રોના પ્રશ્નો પૂછાય બધા સોલ્યુશન આપી દીધે તો દાદા ભગવાન પ્રગટ થયા છે એ સૌ લોકો નાથ છે મારે ચાર ડિગ્રી ઓછી છે એમને ત્રણસો છપ્પન હાઈ ડિગ્રી મારે ત્રણસો છપ્પન ડિગ્રી મારે ચાર ઓછી છે મારે દાદા ભગવાન કહેતા હું ના કહું એવું દાદા ભગવાન નથી કારણ કે આ કાળમાં કોઈ પૂર્ણ થઈ શકે નહીં આ કયું છે નહીં શરીરમાં માણસ પૂર્ણ થઈ શકે નહીં અને પોતાની જાતને કેટલા એની પોતાની જવાબદારી દાદા ભગવાન પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે બીજું જે જે પૂછો બધા ખુલાસા તમામ પછી કહે છે લિટરેચર બધું બહુ વાંચ્યું હતું પછી જયંતિના કોન્ટેક્ટમાં કાયમ રહેતા હતા ના જ્ઞાની પુરુષ કોને કે જેનામાં સેન્ટ પણ બુદ્ધિ ના હોય એને જ્ઞાની પુરુષ પ્રગટ ક્યાં બુદ્ધિ ભગવાન ક્યાં પ્રગટ થાય તો જ્ઞાની પુરુષ નામાં પ્રગટ થાય અને જ્ઞાની પુરુષ કોને કહેવાય સેન્ટ પણ બુદ્ધિ ના હોય ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય બુદ્ધિવાળાને જ્ઞાની કહેવાય નહીં અને જ્યાં આગળ જ્ઞાની હોય જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં પગે ચરણ ચરણ સ્પર્શ કરાવી શકાય ચરણ ચરણમાં માથે અડાવી અને ત્યાં જ મોક્ષ છે પણ બુદ્ધિ વગરના જ્ઞાનીમાં મોક્ષ હોય બીજી કોઈ જગ્યાએ મોક્ષ ના હોય એટલે આ ત્રણ ની કિંમત છે કારણ કે આ દેહના માલિક અમે રહેતા નથી દેહના માલિક અમારો માલકી પણ બિલકુલ રહેતું નથી સત્યાવીસ વર્ષથી એટલા માટે ત્રણ સ્પર્શ કરવાનું છે ત્રણ આ જ્ઞાનીના ત્રણમાં જ મોક્ષ છે જ્ઞાની કોને કહેવાય કે જેના સેન્સ પણ બુદ્ધિ નથી કે બીજા કોઈને ચરણમાં અડાય નહીં કોઈને એટલે નમસ્કાર કરી શકાય જ્યાં દેહની માલકી પણ ના હોય જ્યાં અમારા અહંકાર વધી ના જાય એવો હોય જ્યાં અહંકાર પીડો હોય તો દર્શન કરાય બાકી આપણે દર્શન કરીએ એનો અહંકાર વધી જાય વધી જાય ને આપણે ચરણમાં નમસ્કાર કરીએ વધી જાય ને વધે એ ફૂગો ફૂટી જાય પછી પણ હરે નહીં કોઈ અરે નહીં અહીં તો જે માગે એ મળે અહીં જ્ઞાની પુરુષ પણ જે માગે એ મળે તો બોલે દાદા બહુ લાખ નો યારે જાય નફામાં જાય દાદા હું એમ કેતો હતો કે જેનામાં બહુ સારા ગુણો હોય એને અહંકાર આવી જવાની વધારે શક્યતા કરી હોય ને એ તો સ્વાભાવિક જ ભાઈ ગુણ કઈ કઈ પણ સારું હોય એ લોકો વખાણ એટલે અહંકાર ઉભો જ થઈ જાય શું કહ્યું તો એનો ઉપાય શું દાદા એને પણ અહંકાર એ જ નબળે ને ઉતર તો થતો જાય સંસારમાં નબળો થતો જાય અને આત્મામાં નબળો થતો જાય સંસારનું વિટામિન છે અને આત્માનું છે તે નુકસાન કરતા છે અને અહંકાર ઓછો થાય ત્યારે આત્માનું વિટામિન થાય ગાળ ભળે ક્ષમતાથી સમી લઈએ તો આત્માનું વિટામિન છે અને માન આપે ખુશ થઈએ તો નું વિટામિન છે અહંકાર એટલે પોતે કઈ જ કરતો નથી છતાં કે છે હું કરું છું એનું નામ અહંકાર એ જેથી કે છે કે આ મેં કર્યું આ મેં કર્યું બધો અહંકાર તે પોતે કરતો નથી હોતો એને એમ લાગે છે કે હું કરું છું એવું એને લાગે છે ખરી રીતે કરતો નથી હોતો હું કરું છું એવું એને લાગે છે તેથી એ બોલે છે કે મેં કર્યું પણ જયારે વિચારે છે ત્યારે ખબર પડે છે કે મેં નથી કર્યું આ થઈ ગયું છે એવું ભાન થાય પણ વિચારે તો નથી એક જણ આવો ને અહીં પૂછો પૂછો તમે કહ્યું ને અહંકાર એ કર્મ નો અહંકાર કયો પણ ઘણા માણસો ને પૈસા નો અહંકાર હોય છે કહ્યું ને અહંકાર એટલે પોતે કરતો નથી કે હું કરું છું તો કે કર્મ નો અહંકાર થયો પણ ઘણા ને પૈસા નો અહંકાર હોય છે ને ના એટલે જે બધો અહંકાર એટલે શું આ મેં કર્યું આ મેં કર્યું આ મેં કર્યું પૈસા નો અહંકાર એ તો મૂળ વસ્તુ જે પોતે નથી ત્યાં પોતા પણ માનવું એનું નવાનકાર પૈસા વાળો પૈસા વાળો અહંકાર કરે છે એમાં મુખ્ય વસ્તુ ક્યાં આવે છે પોતે જ્યાં નથી પોતે જ્યાં નથી ત્યાં પોતા પણ માનવું એનું અહંકાર જ્યાં પોતે નથી આપનું નામ શું રાવજીભાઈ નામ તમારું છે ખરેખર શું છે જાણવું નહીં જોઈએ કેવી રીતે આપણને ખબર પડે જ્યાં સુધી અમારામાં પ્રવેશ ના થાય ભગવાનનો ત્યાં સુધી કશી ખબર ના ખરેખર કેવી રીતે અમને ખબર પડે જ્યાં સુધી ભગવાન નો પ્રવેશ ના હું એટલે રાવજીવી નહીં માય રે ઇઝ રાવજીવી નોટ આઈ નામ તો જોઈએ ને બધા આપણે મનુષ્ય છીએ નામ ઓળખવા માટે નામ તો જોઈએ ને નામ જોઈએ ખરું પણ એ પોતે કરતા છે કે નહીં એ જાણવું જોઈએ એ પોતે આ વાત આપડે કરતા હતા ને કે નામ કેમ મારું નામ રાવજીભાઈ કે આ ભાઈ નું નામ જયંતિભાઈ એટલે આપણે સરખા એટલે આ નામ વાત કરીને કે દરેક નું નામ જે છે તેના ઓળખવા માટેના નામ છે એ વાત કરતા હતા તમારા આત્મા તો બધાનો એક છે તમે વર્તો એ વાત જુદી છે બરોબર હવે તમે કોઈ કામ કરેલું રાવજી બે કશું કામ કરેલું એ કહો મને કશું કામ કોઈ પણ જાતનું કામ કરેલું થયું આપણાથી એવું ને શક્તિ જેટલી હોય આપણામાં આપણામાં જેટલી શક્તિ હોય એટલું આપણે કરીએ શું કરેલું એકાદ કામ કરેલું હોય તમે તમને કહો કે આ કામ કરેલું છે કામ ને આપણે આપવી પડે વ્યાખ્યા કે કામ કામ કોને કોને કામ કેવું છે આપણે તો હું કહું આ એ આ કામ કર્યું છે કે કામ કર્યું એટલે કામ તમે આપણે કહેવા માંગીએ કામ કામ તો કેટલી જાતનો કામ છે એટલે કામ તો કેટલી જાતના છે આપણે એની વ્યાખ્યા આપવી પડે ના તમે પૂછો મને કામ કહેવાય બધા બધા આપણે કામ કહેવાય જરૂર તમે આખા દિવસ અત્યાર સુધી એક કામ કર્યું હોય મને કહો કે આ કામ મેં કર્યું છે તો હું એનો ખુલાસો કરી આપું અત્યારે હું આ શિરીષભાઈને સાથે લઈ આવ્યો એક કામ કર્યું કે શિરીષભાઈને હું સાથે લઈ આવ્યો એ કામ કર્યું તમને દાદા ભગવાન ને ગાડી તો પછી કોઈ વ્યવસ્થા કરીને કે હા તો શરીર તો પછી હવે પછી તો ભગવાનને બોલાવવા હોય તો ગમે તે ઉપાય થાય એક માણસ રોજ ધ્યાન કરતા હતા પદ્માસન વાળી વડોદરામાં પછી મેં પૂછ્યું મેં શું કરો છો કે હું ધ્યાન કરું પદ્માસન વાળી રોજ મેં બહુ સારું કહેવાય પછી બિરદાડે એવું કરતા હતા પછી બિરદાડે કહ્યો ત્યારે કરતા નતા ધ્યાન ત્યારે કેમ આજ ધ્યાન નથી કરતા ત્યારે મને આ દેખાડવા પડ્યા એ શું કહેવા માંગે છે લડપણ આવી ગયું દુખે છે દુખે છે હે આ દુખે છે દુખે છે તો તારે મેં કહ્યું ભગ કરતા હતા કે તમે કરતા હતા એમ તો હાથી રડવાનું કર્યું આમ શું કામ કર્યા જો તમે કરતા હોય તો પગનું નામ ના દેશો અને ભગ કરતા હોય તો આમ ધબ મામા આમ કરો છો કોણ કરતું છે કોણ હવે એટલે એક સાચી વસ્તુ છે તમારી પણ બરોબર આપણે કહીએ કે અહમ હું હું છું બરોબર આઈ એમ એક્ઝિસ્ટિંગ અને એમાં પછી પગે મારા આવી ગયા હાથે આવી ગયા એ આ શું કરાવે છે એના પર આધાર કે હું હું જે છે હું જે એક્ઝિસ્ટ આઈ એમ એક્ઝિસ્ટિંગ એમાં કે છે પગ મારા આ બધું મારું છે એમાં આવી ગયું ક્યારે કામ કરવાના આ જે મગજ છે કે ના તમારો બચ્ચા થાય જ ના મગજ કે સુધી જાય નહીં ને તમારો એટલે પણ એમ હું કહું છું કે મગજ આપણું કે ભાઈ ના પગ આ બાજુ જા દાદા ને ત્યાં મળવા જવાનું છે આ તો બીજી બાબત કે ના પેલા ખરાબ કામ કરવાનું છે તો એ બાજુ એ જાય મગજ આપણને કઈ હાલ હોય તો કરી શકો એટલે મગજ ના આધારે તમે કરી શકો છો એટલે મગજ હાલ હોય તો કરી શકો ના હાલ ના થઈ શકે મગજ કે એ પ્રમાણે એટલે ફોરેનના ડાક્ટરો ને બધા અમેરિકન ડાક્ટરો હતા આપણા ઇન્ડિયામાં તેમને આઠ જણ જણને પૂછ્યું બધું તમને સંદાસ સંદાસ જઈ શકો છો આ શું બોલો કે તમે સંદાસ તમારી ભક્તિ કરી દે અમે બીજાને કરાવીએ ને તમે તમારા અટકે તો તાર સમજી જાય બીજાને હેલ્પ નહીં પડતા સંદાસ જોવાની શક્તિ નથી આ વર્લ્ડમાં કોઈ પાકો નથી સંદાસ જોવાની કૃષ્ણની શક્તિ નથી માવીની શક્તિ નથી આ તો બધું ભાઈ સંજોગો બધા ભેગા થાય અને કુદરતી રીતે ઉતરે ત્યારે ઉતરે ત્યારે આપણે કહીએ મેં હું ધંધા જાય બસ અહંકાર કરીએ ચાલીએ સમજો આ બધા સંજોગો ભેગા થઈને કાર્ય થાય છે અને આપણે અહંકાર કરી હું કરું છું એટલું તે અહંકારથી આવતો બહુ વધે છે તમે સમજ પડે ને આવા અહંકાર જાય હોય નથી એની વસ્તુ નથી એટલે તમારે જો કાઢવો હોય તો મને કહેજો અહંકાર કાઢી આપવું પછી અહંકાર કાઢે શું કહ્યું સારું હું કહેતો હતો બતાવો ઉપાય એનો બહુ સારું નીકળ્યો કાઢી બધું બધું કાઢી આપો તો સમજ્યા અહંકાર વસ્તુ એ તો એવી છે ને કે અહંકાર માણસ આપડે બધા શું કે ભાઈ કે ઊંઘી રહેવું એ મારા આપની વાત છે તો ઊંઘી જવું કે છે તો આપણે કઈ બધી પ્રોગ્રામ ઊંઘ ના આવે નથી બનતું તો કે એવું બને છે તો તે વખત તમે જાતે કેમ નથી ઊંઘી જતા કે આવતી જ નહીં તમારી શક્તિ નથી આ આ તો તમારી બધું ભેગું થાય સંજોગો તારે કાર્ય થાય નહીં તો કાર્ય થાય નહીં એટલે આ ઇગોઇઝમ કરે છે અહંકાર અહંકાર કાઢવે નહીં આ શાંતિ થાય નહીં તો પરમાનન્ટ શાંતિ થાય નહીં હવે એ ખાસ એને કે મનની શાંતિ જોઈએ મનની શાંતિ જોઈએ એક ચિંતાના થાય જીવન જીવવું જોઈએ હા તો પણ કેવી રીતે મનની શાંતિ કેવી રીતે મળે મનની શાંતિ જોઈએ કેવી રીતે મળે મનની શાંતિ કેવી રીતે મળે એ બધું અમે જ્ઞાની પૂછ કરીએ પાપ આ મન જાતે શાંત રહે છે અનંત અવતારના પાપ ધોરભાઈ ભેગા થઈ ગયા છે એ પાપ અને ભૂતવાળા માર માર કરે છે એ મન બિચારું અશાંત રહ્યા શું કહ્યું માણસ એટલે દુઃખી થઈ ગયું આખો દાડો મોડા પર ધ્યેન થઈ ગયો એમ આટલું બધું કમાવાનું ખાવા પીવાનું બહુ સારું છે ચોખ્ખા ઘી ખાવાના છે ઇન્ડિયામાં ચોખ્ખું ઘી મળતું નથી અહીં ચોખ્ખા ઘી દૂધ દહીં બધું બધું કંઈ પણ દૂધ કહેતા નથી કારણ કે મન મન વસ્તી જવું જોઈએ કેવું થઈ જવું મન ચંચળ છે ને વધ કરવું બહુ મુશ્કેલ છે મન એ ને એ બધા વેપારી અહીંયા આવે છે ને બધા નથી આવતા છેતરાવું નહીં આપણે એમ જે લડું લડા કરીએ પતાવી દેવું શું શું લડું લડા કરીએ આપણે બી આપણે છેતરાવું નહીં મૂર્ખ બનવું નહીં બનતા બધી અને તાતારી જોડે આપણે કામ કરી લીધું હવે આ પાંચ નમસ્કાર છે પછી આગળનું શું હકીકત છે એસો પંચમુખા આ ઉપર જે પાંચ નમસ્કાર લખ્યા પછી આગળ શું કે છે સૌ પાવક બધા પાપોને નાશ પ્રનાશ કરનારો કે આ પાંચ રાખેલું બધા પાપોને નાશ કરી નાખે ભૂક્કો કાઢી નાખે બોલે તો રોજ બોલે ને બધા પાપો નાખે પણ સમજીને બોલે છે અમે સમજણ પાડીએ સમજીને નથી બોલે સમજાવ્યું હોય તેનું ફળ જેવું જેવું ના આવે પછી પણ મંગળા સવે હતી બધા દુનિયાના જેટલા મંગળ છે ને એમાં સૌથી ઊંચા ઊંચો મંગળ આ છે કે પ્રથમ પ્રથમ હવે મંગલ પહેલા પહેલો મંગળ છે આ આ પછી આગળ શું નવો ભગવતે વસુદેવ ભગવાન ના પુત્ર વાસુદેવ ભગવાન જે નર્મથી નારાયણ થયા નર્મથી નારાયણ થયા એ વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન લક્ષ્મણજી એ વાસુદેવ ભગવાન નમસ્કાર કરું કે પડી એમ છે ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવાય એટલે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય છે પુરુષો કલ્યાણ સ્વરૂપ અને બીજાનું કલ્યાણ કરતા હોય એ બધાને નમસ્કાર કલ્યાણ સ્વરૂપ જ્ઞાની હોય પોતાને કશું ત્યાગવા કરવાનું કશું બાકી ના હોય જેમ આવે ઉદય આવે એમ અહંકાર ના હોય એ કલ્યાણ સ્વરૂપને નમસ્કાર કરું સમજ ને જય માં સચિદાન એટલે એ જ આત્મા છે અને બધા ધર્મના મંત્ર નમસ્કાર કરું એટલે ભગવાન નિષ્પક્ષપા દિવાય પક્ષપા દિવાય નિષ્પક્ષપાતી હા તો આ તો વેદાંત વાળા કે અમારું હાથું શિવ વાળા કે અમારું હાથું વૈષ્ણવ વાળા કે અમારું હાથું એ બધું પક્ષપાત કહેવાય ભગવાન હારો એ ના થાય આ નિષ્પક્ષપાતી મંત્ર કેવું છે આ બોલો ફળ આપે તને ગમશે તા ચોકડી લઈ જજે નિશાન કરે છે બોલે એવું બધું બોલે બેરો માણસ સાંભળે ગુરુ કે બધું મને સાંભળ્યું તારે હાથ આ તો ઊંઘમાં બોલે એવું બોલ એટલે આ હું બોલાવું છું વસ્તી બોલજો હવે આ કોઈ અવતારમાં જ્ઞાન મળેલું હતું નથી આત્મજ્ઞાન આ તમને જરૂર થશે માટે જેટલું બને એટલું જોશથી બોલજો એટલે અંદરથી નીકળી જશે કચરો નવ નવું ઉચ્ચાટન થઈ શું કહ્યું નવું આ વિજ્ઞાન છે એટલે જેટલું બોલે બને એટલું જોશથી બોલજો એટલે કહી દે શું થઈ ગયું આજે જ્ઞાની જ્ઞાની સુધાર્થમાં થયો ને સુધાર્થમાં થયો ને પેલા તો બધું મય પાપ ને બધું બધું ભરેલું હતું ત્યાં શુદ્ધ થઈ ગયું હતું શું થયું આ પાપો ભસ્મીભૂત કર્યા છે આજે જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત કર્યા છે આ પેલી અગ્નિથી નહીં એટલે તું શુદ્ધાત્મા થઈ ગયો હવે શું થયો હવે આ શુદ્ધાત્મા થયો એ બહાર બહાર અહીંયા આ બધા જોયું કે શુદ્ધાત્મા થયો શ્રેયસ પણ બહાર તું જવું તો કોઈ પૂછે તું કોણ છું તું શું કહીશ ના એટલે હું તારે સમજણ પાડું આ લોકો દ્વારા શું સુધાર્થના થયો પણ બાર વાર જાણતા નથી છે એટલે તારે તો શ્રેયાસ જ કહેવાનું એમની ભાષામાં એમની ભાષા જે ચાલુ છે ને તે ભાષામાં જ વાત કરવાની એ ભાષા ભૂલી ગયા નથી ને આપણે એટલે આ ભગવાનની નવી ભાષા શી છે આપણે ખબર નહીં આ ભગવાનની રિયલ ભાષા છે અને ભ્રાંતિ એટલે રિલેટિવ ભાષા છે કેવી છે બાર રિલેટિવ ભાષા છે આ આ રિયલ ભાષા છે ભગવાનની શુદ્ધ ભાષા છે આ રિયલ ભાષા અને બહાર ભ્રાંતિની ભાષા રિલેટિવ ભાષા છે તારે મહિને સમજે પડી ગઈ એટલે by the world is the puzzle itself itself puzzle થયેલું છે આખો there are two viewpoint to solve this puzzle one relative viewpoint one real viewpoint by relative viewpoint you are શ્રેષ્ઠ by real view point you are શુદ્ધાત્મા બરાબર તો શ્રેયસ હું જ ખરેખર હું છું એવું જ બોલતો હતો નહીં આ ખરેખર હું શુદ્ધાત્મા છું નામથી શ્રેયસ છું આ સોલ્યુશન આવી ગયું તને તને સમજ પડી ને by relative viewpoint you are Shantilal by real viewpoint you are શુદ્ધાત્મા So there are two viewpoints to solve this puzzle. One relative viewpoint one real તમને ભાઈ સમજ પડી તને ભાઈ સમજ પડી ડાક્ટર પડી ગઈ પણ તને સમજ પડી આમાં ભાઈ તને બેન સમજ પડી તને હો તને બેન સમજ પડી આમાં હા બકરીને બકરી હોય છે ગાય હોય છે ગાય જેને ગાયને બહારની ભાષામાં શું કહે છે લીલી ભાષામાં ગાય ગાય અને આ રિયલ ભાષામાં શું છે ભગવાનની ભાષામાં દે શુદ્ધાત્મા પણ બહારની ભાષામાં લોકો કે છે આ ગાય બીજું ભાઈ અંદર શું છે જાણતા નથી આ લોકો આ ગાય જ છે એમ કે અને ગાયને જ કાપી નાખી હું ગાય કાપી નાખી તો જેનો પેકિંગ કાપી નાખી ભાઈ આત્મા તો છે જ ને આખો બરાબર પડે નહીં એટલે બાય રિલેટિવ પોઈન્ટ એ ગાય છે બાય રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે બાય રિલેટિવ પોઈન્ટ બકરી બાય રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા બાય રિલેટિવ પોઈન્ટ ગુલાબનો છોડ બાય રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા એટલે આત્મા સર્વભૂતે શું આ બે દ્રષ્ટિ જોજો જોવાનો અભ્યાસ કાળથી કરજો એક કલાક તમે જુઓ નહી તો પૂર્ણાશ્રમનું સામાયિક થાય આ આંખે રિલેટિવ દેખાશે અને અંદરની આંખે રિયલ દેખાશે સમજાયું તમને કે ના સમજાયું પુણ્યા શ્રાવક નું સામાયિક એની કિંમત ભગવાન મહાવીરે કેટલી કરી જાણો છો પેલા સૈનિક રાજાને કહે તારું તારું રાજ દલાલીમાં જાય એટલી એની કિંમત છે કે એક જ સામાયિક ને એવું સામાયિક તમે રોજ કરો એવું મેં તમને આપ્યું આ બધું હવે તમારે સમજણ હશે કરજો આ અમારે પાંચ આજ્ઞા આપું છું એ તમે પાળો તો એક ચિંતા થાય મારી પાસે બે લાખ નો દાવો પડવાની છૂટ છે તમને સમજ એટલું સરસ આપું છું ઊંચી વસ્તુ આપું છું એ તો બાળકના હાથમાં આપીએ શું કરે સમજણ વગરના લોકોના તો શું કરે છે જેવા હોય એવા સમજણવાર કરી બીજા નવા લવાય એનું કોઈ કાપવાનું કરાય એ જે છે સમજાવી પટાઈને આપવાનું અને આગળ ગાળું વધે એમ કરતો કરતો બધા વધ્યા ને પણ અમેરિકામાં આપ્યું તો બધા વધી ગયું શું ખૂબ વધી ગયા વાર ઘડીએ શોખ ચેક કરીએ કે લાગે પડી જાય ને આ તો હોબળેલું જ નહીં કોઈ પૂર્વ વસ્તુ આ પૂર્વે હોબળેલ નહીં પૂર્વે વાંચેલ નહીં હોબળેલ નહીં જાણેલ નહીં એવી વસ્તુ આ બે આજ્ઞા આપી કઈ કઈ બે આજ્ઞા આપી ભાઈ કઈ ગઈ એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ એક રિયલ વ્યૂ પોઈન્ટ બરોબર ને મને તને આમ પડ્યું આપણી ટોપી નથી કે ક્યાં ગઈ આગળ આગળ તો આ બસ બેન બેન હવે કેટલા વાક્યા થયા કેટલા વાક્યા જોતા જોતા ચાલજો ઘરમાં સ્ત્રીને જોવી તે રિલેટિવથી સ્ત્રી અને રિયલ રિયલથી શુદ્ધાત્મા ગાય છે તે રિયલ રિલેટિવથી ગાય રિયલથી શુદ્ધાત્મા ગધેડું ગધેડો ને આમ પેકિંગ પેકિંગમાં વખતે ગધેડો અને માલ સુધાર્થમાં પેકિંગ કેટલી જાતના છે અનેક જાતના છે વેરાયટી ઓફ પેકિંગ આ દરિયામાં જાઓ ને કેટલી જતા પેકિંગ માલ એક જ છે શું માલ છે શુદ્ધાત્મા શુદ્ધાત્મા ભગવાન જાતે જ્યાં સુધી ના જોડો તો જીવાત્મા અને જાણતા કે શિવ થયા શું થયું જીવ જીવ શિવમાં ભેદ નથી ફક્ત આ ભેદ છે જીવને છે તે ભૌતિક સુખોની લાલક છે અને શિવ પોતાના સુખમાં રહે સમજો ને કેટલા વાક્ય આપ્યા ભાઈ બે કયા કયા એક રિલેટિવ ને રિયલ એક રિલેટિવ અને એક real relative you find you are safe by really find you are Suddhatma. અને ફાધર રિલેટિવલી પોઈન્ટ છે કે રિયલી પોઈન્ટ છે રિલેટિવ હા રિયલ થી તો સુધાર્થમાં એ સુધાર્થમાં સમજ હોય ને લોક પહેલા ગધેડાનું ઓક્સિજન કરીને કાકા કેમ રિયા લગ્ન રિયા કરવા ગયા તો પાછા આવ્યા ત્યાં ગધેડું આવું બન્યું ત્યારે શું બંધ થયા હતા ગધેડા ભગવાન બેઠા ને તે પેલા ભગવાન ફોન કરે વારે એક અવતાર ગધેડ ના આપજો હું મારી મને આવું ગધેડો પોતાની ભૂલતી બાબત ચાલે કરે એક સહેજ ભૂલ થાય તે એ તો ગધેડા કઈ લાવીએ બધા એટલા ગધેસિંહ દરબાર હોય છે ને ગધેસિંહ દરબાર તો આપણા એરિયામાં તો ગધેડા ને ત્યારે રિશિયન બુલડોઝર કે ભગવાન ખબર નહીં અને ગધેડું મર્યું મહાત્મા એવું કરે ગધેડા ભગવાન બેઠા છે એક વખત ગજરામ જવું પડશે રાગદેશ ના થાય તિરસ્કાર ના થાય બધે ભગવાન બેઠેલા છે ફૂટ્યો હોય ગમે તે હોય પણ ફૂટ્યો તેનું મન પેકી ગયું છે પણ માલ ભગવાન હરકત છે ને છે માલ વાક્ય આપું છું પાંચ આજ્ઞા આપું છું તેવા બે કઈ અઘરી છે મહેન્દ્ર કશું આ બે રિલેટિવ રિયલ જોવામાં આ વાઈફને જોઈએ રિલેટિવ રિયલ રીતે સમજ પડે ને પછી ગુસ્સો ગુસ્સો ના આવે નહીં ભગવાન જોઈએ એટલે ગુસ્સો આવશે આવે નહીં હવે ત્રીજું વાક્ય આપું છું અત્યાર સુધી તો તું કરતો હતો કે બધું દુનિયા તું ચલાવતો હતો ને તારું ઘર ઘર તું ચલાવતો હતો કે હું ચલાવતી હતી બંને બંને તમે પૂછે કેમ છે કે ભગવાન મારે પાપ પાપ જ બની રહ્યા તમે ભગવાન યાદ ના હોય ખોટ ગીતા ભગવાન મારે સ્ટાર સાર નોટ થયું બિચારા છે ભણેલા છે છોકરા હોય પણ ભણેલા છે એમ કઈ હેરાન કે કોણ ફોન કરશો એમને એવું બોલ અરે એક જણ મને એવું કહેવા મળ્યો કે મારો નાનો છોકરો છે તો તો તે પહેર્યો તેની વહુ આવી છે મોર ભગી છે ત્યાંથી અમારો આવું થઈ આવા છે અંકિત લોકો છે આમ કેમ સુખી ભગવાન જોડે આવું કેટલા જોઈ નથી માથે જોઈ નથી